એ આવો આવો મારા વાલકુડા એવા ટાબરિયાઓ મારા નાના નાના ભટુરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો જામનગરમાં બેઠા બેઠા મોહિત વાર્તા સાંભળે છે અને અમરેલીમાં બેઠા બેઠા સ્વરિત પણ વાર્તા સાંભળે છે આવો ત્યારે મોહિતભાઈ સ્વરિતભાઈ છોકરાઓ આજે હું તમને બધાને ગીજુભાઈ બધેકાની એક વાર્તા કહેવાનો છું ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે બંસીધર હા વાંસળીવાળો જૂનો હતો વખત જૂનો હતો દેશ જૂના એના ઘર જૂના એના માણસ ને જૂના એના રીત રિવાજો ભાઈ લોકો એને જૂનું જાપાન કહેતા રાજાને એક કુંવર ગોરા ગોરા ગાલ ને કાળી એવી આંખો તેજસ્વી ને મારકણી આ સ્વરિતભાઈ જેવી ગાલે ગાલે ખાડા પડે આ મોહિતભાઈ જેવા કાળા વાળ ગુચ્છાળા વિશાળ કપાળે ભાત પડે મજાની જેવા એના રૂપ એવા એના ગુણ પાસે હતી એક બંસી એક વાંસળી કાળી ને રૂપાળી ચિતરેલી ને કોતરેલી બંસી એના પ્રાણ સૂવે તોય સાથે ને ઉઠે તોય સાથે ખાતા એ સાથે ને પીતા એ સાથે રમતા એ સાથે ને ભમતા એ સાથે ઓ ભાઈ બંસી વાગે ને ગામ ગાંડું થાય રાજા દરબારેથી આવે માં મેળીએથી આવે ને બંસી ધરને ખોળે બેસાડે દાસીઓ ડેલીએથી આવે ને બંસી ધરને પગે પડે હો એવી મીઠી વગાડે શેરીએથી ભાઈબંધ આવે ને બંસીધરને તાળી આપે બહેન દીકરીઓ ઘેર ઘેરથી આવે ને બંસીધરના દુખણા લે વહુ વારું ઘરમાંથી આવે ને બંસીધરને ઝુલાવે ભાઈ મીઠો એ કુંવર મીઠી એની બંસી અને મીઠો એનો સૂર એક સૂર કાઢે ને ગાયનું ધણ પાછું વળે બીજો સૂર કાઢે ને પાડા વાછરડા પાછળ ચાલે ત્રીજો સૂર કાઢે ને નાના છોકરા તો કુદા કૂદ કરે ભાઈ બંસી ધરતો અલગારી કોઈક વાર સીમમાં જાય ને બંસી વગાડે મોર બપૈયા નાચ કરે સાપ હરણ થંભી જાય બુલબુલ ને કોયલ ગીત ગાય નદી નાળા વૃક્ષ વાયુ હલકી ઉઠે ન કોઈ હલે ન ચલે અડોલ ને અબોલ બંસી ધરની મધુર બંશી બંસી ધરની અદ્ભુત બંશી હો બંસી ધરની મનોહર બંશી આ બંસી ધર એટલે બંસી ધર ભાઈ વરસાદ વરસ્યો નહીં એક વખતની આ વાત છે દાણા થયા નહીં અનાજ પાયકું નહીં ઢોર ઢાંખર ને લોકો બધા ભૂખે મરે હો કોઈને મોઢે નૂર નહીં કોઈની આંખે તેજ નહીં હોશ નહીં કે હોશિયારી નહીં જ્યાં જુઓ ત્યાં ત્યાં બધે ઝાંખું ઝાંખું હો ભાઈ દુષ્કાળ પડ્યો બંશીધરને ચિંતા પડી પોતે રાજા છે ને ગામે ગામ ફરે છે કંઈક ઉપાય શોધે છે એક ઘરડો માણસ એને મળો એના પિતાનો એ ભાઈબંધ એ કે બંશીધર એક વાત સાંભળો મારું કયું માનો પણ એ જુઓ દરિયા પાર એક દેશ છે વિશાળ છે રસાળ છે પૈસાવાળો છે ત્યાં શ્રીમંતો રહે છે પૈસાવાળા અને સુખી છે એ દેશ એની પાસે એક ધંધો છે એ ધંધો ચીની વાસણનો એ ધંધો લઈ આવો પણ જોજો રાજા એનો ભૂંડો છે કિમિયો શીખવે એનું માથું જાય દેશ છોડે એના ઘર જાય પત્ની જાય ને છોકરાય જાય ખેતરે જાય ને પાદરે જતા રહે કોઈ કારીગરને ત્યાંથી લઈ આવો સો સો દુષ્કાળ પછી ભલે પડે દેશને ઉની આંચ નહીં આવે સારા કારીગરો ત્યાંથી લઈ આવો મધરાતે એ તો ચાલી નીકળો હો એક બંસી ધર અને બીજી એની બંસી એક હોડી અને ઉપર આકાશમાં ચંદ્ર એક તરે જળ ઉપર અને બીજી તરે આકાશે ચંદ્રલેખા ઠંડો પવન લહેરે છે સરસર હોળી ચાલી જાય છે ને બીટી બંસી વાગે છે સવાર થઈ સૂરજ ઉગ્યો જળ જાણે સોનેરી આકાશ જાણે સોને રસ્યું હો આ કિનારો ક્યાંનો ચીન દેશનો ચીન દેશનો આ પેલા ચીની વાસણોનો હા લીલું લીલું છમ અનાજના તો ઢગલે ઢગલા ઠેકાણે ઠેકાણે નદી નાળા ઠેકાણે ઠેકાણે વાવ કુવા ઠેકાણે ઠેકાણે હોજ ફુવારા હો ભાઈ સો સુંદર એનો કિનારો સો સુખી કેવો દેશ અરે ભાઈ આ શહેર ક્યાં આવ્યું કોઈ કહે છે આ રસ્તે ચાલ્યા જાઓ સીધા નાકની દાંડીએ નાના નાના ઝાડ નાની નાની સડકો નાના નાના ઘર અને નાના નાના મંદિરો બંસીધર કે ઓહો કેવો રૂડો દેશ જાપાન બિચારો લૂખો સૂકો એક ઝાડે ન મળે પાણી હોય ત્યારે ને ભાઈ આ કયું શહેર આવ્યું પેકિન પેકિંગ રાજા રહે છે એ કે હા ભાઈ એ જ શહેર પેકિન મોટું શહેર છે હો સ્વરિતભાઈ સુંદર એની મહેલાતો ને સુંદર એના મંદિરો મોટી મોટી દુકાનો ને જંગી એનો વેપાર ભાત ભાતના રેશમ બને મોહિતભાઈ જાત જાતના વાસણ બને ચીની પ્યાલા ચીની રકાબી ચીની કીટલી અને ચીની ચમચા એવું બધું બને ચીની વાસણ કાચ જેવા ભાત ભાતના ચિતરવાળા જાત જાતની નકશીવાળા ચીની વાસણ તે ચીની વાસણ હો છોકરાઓ બાળકો બંસીધર કહે આ બનાવતા કેમ આવડે જાપાનને નસીબે આવા વાસણ ક્યાંથી જોઉં છું શું થાય છે બજાર વચ્ચે બેઠો છે મધુર બંસી છેડી છે ને વગાડે છે મધુરી ને મીઠી કાળી ને કામણગારી ગામ આખું ગાંડું થયું હલકીને તો હાલી નીકળું હો સોની કહે સોનું તો કાલે ઘડાશે દિવસોનો ક્યાં દુકાળ છે આજે તો બંસી સાંભળવા દે લુહાર કે મૂકને હથોડો હેઠો આખો દિવસ ટપ ટપ ટપ એ તો કોને ગમે જવા દે બંસી સાંભળવા અને મજૂર કે અરે ભાઈ કામ તો રોજનું થયું આવી મીઠી બંસી ક્યાંથી સાંભળવા મળે બે દિવસ જાણે નહોતા રડ્યા પૈસા નહોતા કમાયા શાળામાંથી છોકરા ભાગ્યા મંદિરેથી સાધુ ભાગ્યા દુકાનેથી વાણિયા આવ્યા અમીર આવ્યા ઉમરાવ આવ્યા શેઠ આવ્યા ને નોકર આવ્યા હો ફોજદાર આમથી આવ્યો કોટવાળ તેમથી આવ્યો હલકારો ત્યાંથી આવ્યો ને વાણિયો પણ એથી આવ્યો મોટા અને નાના સ્ત્રી અને પુરુષો જુવાન અને બુઢિયા ક્યાંય સમાય નહીં હૈયે હૈયું દળાય ને હકડે ઠઠ મેદની જામી ગઈ ભાઈ બંસી તો વાગી તે વાગી એક ગીત બીજું ગીત ત્રીજું ગીત ગીત ઉપર ગીત ગીતોની રેલ આવી જાણે હો આહા હા હા હા અદ્ભુત અદ્ભુત કોઈ ખાવાય ઉઠે ત્યારે ને કોઈ કામે જાય ત્યારે ને કોણ જાણે સૂરજ ઊભો રહ્યો હશે કે શું બધા બેઠા તે બેઠા ન હલે ન ચલે ન કોઈ બોલે ન કોઈ ચાલે એકલી બંસી વાગે ને આખી દુનિયા ડોલે ભાઈ હો બપોર થયા પણ બંસી ન થાકી એક કાનેથી બીજે કાને બીજે કાનેથી ત્રીજે કાને રાજાને ખબર પડી ને રાણીને ખબર પડી રાજા કહે બોલાવો એ બંસીધરને કોણ છે વળી એવો જે ગામ આખાને ગાંડું કરે છે બંસીધર તો હરખાયો ને કે હાશ હવે ઠીક થયું મારું કામ થશે એવી તો બંચી છેડું કે રાજા ખુશી ખુશી થાય પછી એને કહીશ કે વાસણ કરતા શીખવો કચેરી ભરાય રાજા આવ્યો રાણી આવી અમીર આવ્યા ઉમરા આવ્યા દાસ આવ્યા અને દાસીઓ આવી ભાઈ રાજા તો ભૂંડો ભખ જેવો રાણી તો ઇન્દ્રના ઘરની જાણે અપ્સરા જોઈ લો અરે રામ કાગડો દઈ થરું લઈ ગયો રાજા કે એલા વગાડ તારી બંસી જાઉં તો ખરો કે કેવીક વાગે છે બંસી વાગી ભાઈ હો પહેલું ગીત ગાયું જાપાનના દુઃખ અને દુષ્કાળનું ભૂખમરાનું ગીત વગાડ્યું બંસી ધરે હો સૌની આંખે આંસુ ટપકે એક રાજાની આંખ કોરી ધાકોર કેમ જાણે પથ્થરનું પૂતળું બેઠું બંસી ફરી વાગી બીજું ગીત નીકળ્યું આશા ને ઉત્સાહનું પ્રેમનું ને હેતનું સૌના હૈયા હેલે ચડ્યા એક રાજાનું હૈયું હલે કે ચલે કેમ એમ જાણે કાળમીંડ પથ્થરનું પૂતળું જોઈ લો ને સ્વરિતભાઈ રાજા કે આનું નામ બનશી છી અરર આ તો કાણાવાળું રાડું લાગે છે આનું નામ સંગીત છટ આના કરતાં તો દેડકા સારા અમીર ઉમરાવની સામે અને દાસી દાસની સામે જોઈ રહ્યા હો રાણી કે આને તે કાંઈ અક્કલ છે અક્કલ છે રાજા કે જાઓ લઈ જાઓ એને પાછો જો બંસી વગાડવા આવ્યા છે પૂરું સૂરનું એ ભાન નથી હૃદયે ભાર છે દિલમાં આગ છે આંખે તો આંસુ આવી ગયા છે એક ગામડીઓ કે અરે ભાઈ અમને સંગીત સંભળાવને જોઈએ તો બે ચાર પૈસા લેજે બીજો કે અરે એ તો રાજાને જ સંભળાવે આપણે તો ગરીબ માણસ આપણને કંઈ સંભળાવતો હશે બંસીધર કે આવો ભાઈ આવો મારે મન તો તમે જ રાજા જે ગીત સમજે તે રાજા અને જે ન સમજે તે ગદ્ધા પછી તો ભાઈ બંસીધરે બંસી છેડી આનંદ અને પ્રેમના પૂર આવ્યા હરખના આંસુ ખરા સૌ કહે આના તે કાંઈ મૂલ હોય રાજ આપો તોય થોડું ને પાટ આપો તોય થોડું આપણે ગરીબ માણસ તે શું આપીએ આને બંસીધર કે મારે તો રાજે ન ખપે ને પાટે ન ખપે એક તમારો હુન્નર તમારી આવડત ખપે ભાઈ પહેલો કારીગર કે શીખવું તો ખરો પણ બીજો કે એલા મોત આવ્યું જાણજે હો ભાળ્યો છે પેલો મૂકો રાજા ત્રીજો કારીગર કે જોયો હવે અભાગ્યો ચાલો ને આપણે ભાગી જ જઈએ આની સાથે ચોથો કે કેમ ભાઈ તારી સાથે આવીએ અમે બંશીધર કે ચાલો ભાઈઓ ચાલો આ મારી હોડી છે બેસો એમાં એમાં જ બેસો પછી તો હોડી ચાલી બંસી વાગી છે બંશીધર ડોલે છે જાપાનનો કાંઠો આવ્યો એ આવ્યો આપણો રાજા એ આવ્યો આપણો ધણી એ આવ્યો આપણો બંશીધર મળ્યો કે અરે ભાઈ આ તો રાજા લાગે છે ક્યાંક મારે નહીં આપણને બંસીધર કે ડરશો નહીં હો તમને બે ગામ આપીશ બે મોટા ખેતર આપીશ બાવીસ રૂડા બળદ આપીશ બસો સારી ગાય આપીશ ને બારસો તો બકરા આપીશ સૌ સુખેથી રહો અને કારીગરોનો પાર નથી જ્યાં જુઓ ત્યાં ચીની રકાબી ચીની પ્યાલા ચીની કિટલી અને ચીની ચમચા આ આખો જાપાન દેશ સુખી થઈ ગયો પછી મહેનત કરીને તો આવી હતી આ બંસીધરની વાર્તા હવે હાલાવાલા કરી જાઓ આવતીકાલે હું તમને બધાને બીજી સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ આવજો